દાદા કિસ્સોમાં રમેશ કાકા ને બહુ સમજાવી દીધું મીનાએ નમાઈ દીધા હા નમાઈ દીધા બહુ સત્સંગ કર્યો રમેશ કાકા સાથે એમ